એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી વાર્તા સાંભળે છે અને એની સાથે આમ દૂર દૂર અમદાવાદમાં બેઠા બેઠા આકાંક્ષા વાર્તા સાંભળે છે આવો આવો ઓહો હો હો હો અને આમ પાંચ તલાવડામાં બેઠા બેઠા ધર્માદિત્ય વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો નચિકેતા બેન આકાંક્ષા બેન ધર્માદિત્ય ભાઈ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે પેમલો ને પેમલી <laughs> પેમલો પેમલી એક હતો પેમલો અને એક હતી પેમલી લાકડા કાપવાથી થાકી પાકી ને પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું પેમલી આજે તો થાકીને લોથપોથ થઈ ગયો છું જો મને પાણી ગરમ કરી આપે તો હું નાઈને પગ ઝારું ને મારો થાક ઉતારું પેમલી પેમલી કે કોણ ન ભાઈ ના કહે છે લો પેલો હાંડો ઘડો લો અને ઊંચકો જોઈએ પેમલાએ હાંડો ઊંચકો ને કે હવે પેમલી કે હવે બાજુના કુવામાંથી પાણી ભરી લાવો પેમલો તો પાણી ભરી આવ્યો ને કે હવે પેમલી કે હવે હાંડો ચૂલે ચડાવો ગેસ ઉપર મૂકો ગરમ કરવા પેમલાએ હાંડો ચૂલે ચડાવ્યો અને કે હવે પેમલી કે હવે લાકડા સળગાવો પેમલાએ લાકડા સળગાવ્યા અને કે હવે પેમલી કે હવે ફૂંકા કરો એટલે આગ થાય બીજું શું પેમલો કે પછી પેમલાએ તો ચૂલો ને તાપ કર્યો ને કે હા પણ પછી હવે પેમલી કે હવે હાંડો નીચે ઉતારો પેમલાએ હાંડો નીચે ઉતાર્યો ગરમ પાણીનો અને કે હવે પેમલી કે હવે હાંડો ખાડે મૂકો ખાડ હોય ને ખાડ ચોકડી પેમલાએ હાંડો ખાડે મૂક્યો ને કે હવે પેમલી કે જાઓ હવે નાહી લો પેમલો નાયો ને પછી કે હવે પેમલી કે હવે આંડો ઠેકાણે મૂકો પેમલાએ આંડો ઠેકાણે મૂકો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલો હાશ હાશ જો જો શરીર કેવું મજાનું હળવું ફૂલ થઈ ગયું આ રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું હાશ લો બોલો પેમલી કે હું ક્યાં ના પાડું છું પણ આમાં આળસ કોની પેમલો કે આળસ મારી ખરી પણ હવે નહીં કરવું હો શેનો કરે બધું એણે જ કર્યું <laughs> પેમલી કે તો ઠીક હવે સૂઈ જાઓ તો ભાઈ આવી હતી આ પેમલા ને પેમલીની વાર્તા પેમલીએ બધું કામ પેમલા પાસે જ કરાયું ને તોય તે પેમલો તો પેમલી પેમલી કર્યા કરે તમને બધાને મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો